જાણે છે એ ગમે તે થાય પણ કપટ કરશે જ નહીં કપટ કરવાથી થોડો લાભ ભલે થતો હશે પણ નુકસાન બહુ થાય છે જે માણસ કપટ કરે છે એનું મન અશાંત કરે છે ભલે બંગલામાં રહેતો હશે કપટ કરનારને શાંતિ નહીં મળે તમે જે માણસ સાથે કપટ કરો છો એ તમારા મનમાં આવે છે તમે જે માનવ સાથે કપટ કરશો તમે હાથમાં માળા લઈને જપ કરવા બેસો ને તો તમને ભગવાન દેખાશે નહીં જેને છેતર્યો છે જે માનવ સાથે કપટ કર્યું છે પહેલો દેખાશે વ્યવહારને બહુ શુદ્ધ રાખો છલ કપટ ન કરો હૃદયના સરળ બનો જેનું હૃદય સરળ છે ભગવાનને બહુ ગમે છે મહાયોગી છે જ્ઞાની છે પણ સાચું કહ્યું છે સરળતાથી કહી દીધું કે મને લગ્ન કરવાની ઈચ્છા છે જરાય ખોટું બોલ્યા નથી જે મનમાં હતું તે કહ્યું કે મને લગ્ન કરવાની ઈચ્છા છે બાળમ ઉદ્વોરુકામોહમ અપ્રતા છે તવાત્મજા આવયોર અનુરૂપોષૌ આદ્યો વૈવાહિકો વિધિ મને લગ્ન કરવાની ઈચ્છા છે કે મારા આપને લગ્ન કરવાની ઈચ્છા છે મને કન્યાદાન કરવાની ઈચ્છા આપણે કન્યાદાનનો સ્વીકાર કરો કરદમ ઋષિએ કહ્યું મારે લગ્ન તો કરવું છે પણ મારે સાવધાન થઈને લગ્ન કરવું લગ્ન કરવું એ પુણ્ય છે ગાફલ થઈને લગ્ન કરે ત્યારે પાપ થાય સાવધાન થઈને લગ્ન કર અને તેથી તો લગ્નના સમયે બ્રાહ્મણો બોલે છે વર કન્યા સાવધાન શુભ લગ્ન સાવધાન એ તો જાણે છે કે લગ્ન થયા પછી આ બે જણા કાફલ થવાના આ ભાન ભૂલવાના છે સાવધ કરે છે હવે સાવધ રહેવાનો સમય આવ્યો છે સાવધાન થઈને મારે લગ્ન કરવું છે સાવધાન થવાનું એટલે શું કરવાનું લગ્નનું લક્ષ્ય શું છે એ સમજીને લગ્ન કરે લગ્ન શા માટે કરવાનું એ બરાબર જાણીને લગ્ન કરે આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે જીવ અને ઈશ્વર બે સાથે જ હોય ઈશ્વર જીવથી કઈ બહુ દૂર નથી જીવ સાથે જ ઈશ્વર રહે છે જીવ ઈશ્વર સાથે જ હોવા છતાં આ જીવ ઈશ્વરને જોઈ શકતો નથી જીવથી ભગવાન કંઈ દૂર નથી અતિ સમીપમાં ભગવાન છે તદ દૂરે તદુ અંતિકે પરમાત્મા જીવ સાથે જ રહે છે ઈશ્વર જીવને જુએ છે પણ આ જીવ ઈશ્વરને જોઈ શકતો નથી એનું એક કારણ છે જીવ અને ઈશ્વર આ બેના વચમાં એક પડદો છે અને પડદો હોવાથી જીવને પરમાત્માના દર્શન થતા નથી આ જીવ પ્રભુનો અનુભવ કરી શકતો નથી ઈશ્વર તો બધાને જુએ છે આ જીવ ઈશ્વરને જોઈ શકતો નથી એનું કારણ વચમાં એક પડદો છે એને જ કામ કે છે કામ રૂપી પડદો હોવાથી આ જીવને પરમાત્માનો અનુભવ થતો નથી કામનો વિનાશ કરવા માટે લગ્ન છે આ જીવ અનેક જન્મથી કામ સુખ ભોગવતો આવ્યો છે આ શરીર જ કામમય છે માતા પિતાના મનમાં કામ વાસના જાગી ત્યારે આ શરીરનો જન્મ થયો આ શરીરનું મૂળ જ કામ છે અનેક જન્મથી જીવ કામ સુખ ભોગવતો આવ્યો છે કામનો વિનાશ કરવો છે ભોગ માટે ભોગ નથી ત્યાગ માટે ભોગ વિવેકથી માનવ થોડું સુખ ભોગવે અને પછી ત્યાગ કરે એકદમ કોઈ ત્યાગ કરી શકતો નથી અને તેથી આપણા ઋષિઓએ આજ્ઞા કરી છે કે કામ સુખ ભોગવે ધર્મની મર્યાદામાં રહીને વિવેકથી કામ સુખ ભોગવીને કામનો વિનાશ કરવા માટે લગ્ન ભોગ માટે ભોગ નથી ત્યાગ માટે ભોગ છે વિવેકથી થોડું સુખ ભોગવે ધીરે ધીરે સંયમ વધારે બગડેલા મનને પવિત્ર રાખવા માટે મન છે કોઈ પણ સુંદર વસ્તુ દેખાય કે મન કુદાકુદ કરે છે અનેક વાર મન જાણે છે કે આ મારું નથી આ કોઈ દિવસ મને મળશે નહીં મને મળવાનું નથી એ ખાતરી હોવા છતાં મન પાપ કરે છે મનને પવિત્ર રાખવા માટે લગ્ન સાધારણ માનવનું મન ભમરા જેવું હોય ભમરો એક ફૂલને છોડીને બીજા ફૂલમાં જાય બીજા ફૂલને છોડીને ત્રીજા ફૂલમાં જાય માનવનું મન ભમરા જેવું સંસારના વિષયોમાં રખડે છે મનને એક ઠેકાણે સ્થિર કરવા માટે લગ્ન છે દેવ બ્રાહ્મણ અને અગ્નિ આ ત્રણની સાક્ષીમાં જે સ્ત્રી સાથે જે પુરુષ સાથે લગ્ન થયું હોય તે એક જ સ્ત્રીમાં એક જ પુરુષમાં કામભાવ રાખે જગતના સર્વ સ્ત્રી પુરુષોને લક્ષ્મી નારાયણની ભાવનાથી જુએ લક્ષ્મી નારાયણને કામનો સ્પર્શ નથી લક્ષ્મી નારાયણ પૂર્ણ નિષ્કામ છે જગતને લક્ષ્મી નારાયણની ભાવનાથી જોવાનો અર્થ એ છે આ બધા લક્ષ્મી નારાયણના જ સ્વરૂપો છે જે સ્ત્રી સાથે જે પુરુષ સાથે લગ્ન થયું હોય તે એક જ સ્ત્રીમાં એક જ પુરુષમાં કામ ભાવ રાખે મનને એક ઠેકાણે સ્થિર કરવા માટે લગ્ન છે મનને પવિત્ર રાખવા માટે લગ્ન છે વિવેકથી કામ સુખ ભોગવીને કામનો વિનાશ કરવા માટે લગ્ન છે પતિ પત્નીનો પવિત્ર સંબંધ સંસાર સાગર તરવા માટે છે સંસાર સમુદ્રમાં ડૂબવા માટે આ સંબંધ થયો નથી લગ્નને આપણા ત્યાં ધાર્મિક સંસ્કાર માને આપણા શાસ્ત્રોમાં સો સંસ્કાર બતાવ્યા છે એમાં લગ્ન પણ સંસ્કાર છે લગ્નમાં કામ ગૌણ છે લગ્નમાં ધર્મ મુખ્ય છે સાવધાન થઈને લગ્ન કરવું મારી એવી ઈચ્છા છે એક છોકરો થયા પછી પતિ પત્નીનો લૌકિક સંબંધ મારે રાખવો નથી એક છોકરો થયા પછી હું સંન્યાસ લઈશ કદાચ સંન્યાસ ન લઉં અને ઘરમાં રહું તો એ ઘરમાં ભાઈ અને બેન જેવું પવિત્ર જીવન ગાળે એવું અમે પવિત્ર જીવન ગાળીશું એક છોકરો થયા પછી પતિ પત્નીનો સંબંધ મારે રાખવો જ નથી મારે સાવધાન થઈને લગ્ન કરવું જ અતો ભજિષ્ય સમયે ન સાધ્વીમ યાવત तेजो विभ्रुयादात्मनो में એક છોકરો થયા પછી હું સંન્યાસ લઈ સંન્યાસ ન લઉં અને ઘરમાં રહું તો એક ઘરમાં ભાઈ અને બેન જેવું જીવન ગાળે છે એવું અમે રહીશું એવી રીતે જીવન ગાળીશ એક છોકરો થયા પછી મારે પતિ પત્નીનો લૌકિક સંબંધ રાખવો જ નથી મનુ મહારાજને આશ્ચર્ય થયું આ લગ્નની વાતો ચાલે છે અને આ કે છે મારે સંન્યાસ લેવો છે એક છોકરો છે આ પછી હું સંન્યાસ લઈશ વડો મહારાજ દેવહૂતિના સામુ જુએ છે બેટા તે સાંભળ્યું ને એક છોકરો થયા પછી તને છોડીને સંન્યાસ લેવાના તું વિચાર કર દેવહૂતિએ તે સાંભળ્યું ને બહુ રાજી થયા મારા પતિદેવ જે બોલે છે તે મને બહુ બહુ ગમે છે મારા પતિદેવ સંન્યાસ લેશે ને તો હું સંન્યાસીના જેવું હું પણ જીવન ગાળીશ હું આખો દિવસ ધ્યાન કરીશ જપ કરીશ મારી એવી ઈચ્છા નથી કે મારા પતિ મારામાં આશક બને મારા આધીન રહે અમારો બેનો સંબંધ સંસાર સાગર તરવા માટે છે પત્ની છે નાવડી અને પતિ છે નાવિક એકલી નાવડી સામે કિનારે જઈ શકે નહીં પણ નાવડી ન હોય તો એકલો નાવિક પણ સામે કિનારે જઈ શકે નહીં નાવિકને નાવડીની જરૂર છે અને નાવડીને ચલાવનાર નાવિકની જરૂર છે અમારો સંબંધ સંસાર સાગર તરવા માટે છે ડૂબવા માટે નથી મારા પતિદેવ એક છોકરો થયા પછી સંન્યાસ લેશે તો હું સંન્યાસીના જેવું જીવન ગાડીશ મને આ વિચાર એમના બહુ ગમે છે પરમાશ્ચર્ય થયું છે પછી તો વિધિપૂર્વક લગ્ન કરવામાં આવ્યું છે વસ્ત્રો આભૂષણો આપ્યા છે વરકન્યાને આશીર્વાદ આપે છે મણુ મહારાજ ઘેર ગયા છે દેવહૂતિએ વિચાર કર્યો કે આજ સુધી હું રાજકન્યા હતી પણ હવે હું એક ઋષિની પત્ની થઈ મારા પતિદેવ તપસ્વી જીવન ગાળે છે એ મહાન તપસ્વી જ્ઞાની છે મારે પણ હવે પતિદેવ સાથે રહીને તપશ્ચર્યા કરવાની તે સુંદર વસ્ત્ર આભૂષણ જે હતા ને તે ઉતારીને મૂકી દીધા સાદો વેશ ધારણ કર્યો કપડામાં માયા હોય છે જેનો વેશ સાદો છે જેને સાદું ભોજન ભાવે છે એ એક દિવસ સાધુ થઈ શકે કપડાની અસર મન ઉપર બહુ થાય દેવહૂતિએ સુંદર વસ્ત્ર આભૂષણ ઉતારીને મૂકી દીધા છે બહુ સાદો વેશ ધારણ કર્યો હું તપસ્વી ઋષિની પત્ની છું લગ્ન થયા પછી કરદમ ઋષિએ સંયમ બહુ વધાર્યો કરદમ ઋષિએ વિચાર કર્યો મારા પત્નીની એકવાર મેં પરીક્ષા કરી કે આ સુશીલ છે કે નહીં સુશીલ તો છે પણ મારા જેવી જીતેન્દ્રિય છે કે નહીં મારે પરીક્ષા કરવી એટલે લગ્ન કર્યા પછી સંયમ બહુ વધાર્યો દેવવૃત્તિ સાથે બોલતા પણ નથી બોલવાનું તો શું આંખ ઊંચી કરીને સામું જોતા જ નથી દેવવૃત્તિ અતિ સુંદર છે પતિ પત્નીમાં અતિશય પ્રેમ છે એ ઘરમાં રહે છે પણ મૌન રાખે છે બોલતા નથી દેવવૃત્તિના સામું જોતા પણ નથી આખો દિવસ સંધ્યા કરે ગાયત્રી જપ કરે પરમાત્માનું ધ્યાન કરે આખો દિવસ સત્કર્મ કરે દેવહૂતિએ વિચાર કર્યો કે પતિદેવને બોલવાની ઈચ્છા નથી તો પછી મારે બોલવાની શી જરૂર છે ઘરમાં રહીએ એટલે બોલવું જ જોઈએ પતિ પત્નીના દાંપત્ય જીવનમાં ઘણો સમય વાતો કરવામાં જાય જે બોલવાની બહુ જરૂર હોય એટલું જ બોલો વધારે બોલવાથી શક્તિનો નાશ થાય કરદમ દેવહૂતિ એ ઘરમાં મૌન રાખીને ભક્તિ કરે છે સંયમ બહુ વધાર્યો છે દેવહૂતિએ વિચાર કર્યો મારે પણ બોલવું નથી હું તો પતિદેવની એવી સેવા કરીશ કે એમને બોલવાનો અવસર જ નહીં આપું પતિ પત્ની મનથી એક જ હોય અને તેથી પતિવ્રતા સ્ત્રીને ખબર પડી જાય છે મારા પતિને શું ગમે છે એમની શું ઈચ્છા છે પતિવ્રતા સ્ત્રી મનથી પતિ સાથે એક જ હોય એમને હવે તરસ લાગી જશે માગ્યા પછી પાણી આપે ને તો ઠીક છે માગતા પહેલા જ જળ અર્પણ કરે એમને બોલવાનો પણ ત્રાસ ન થાય એમને બોલવાની ઈચ્છા નથી હું પણ એવી સેવા કરીશ એમને બોલવાનો અવસર જ નહીં આપો લગ્નનો અર્થ જ એ છે કે તન બે પણ મન એક એને લગ્ન કે છે લગ્નના સમયે બ્રાહ્મણો વેદ મંત્રો બોલે છે અને તે <laughs> વેદ મંત્રોનો પણ અર્થ એવો જ છે વર કન્યાને કે છે મમ હૃદયે તવ હૃદયમ સંદધામી તારું હૃદય જ મારું હૃદય મારું મન એ જ તારું મન તન બે પણ મન એક એને લગ્ન કે મારા પતિદેવને બોલવાની ઈચ્છા નથી તો મારે પણ બોલવું નથી હું તો એવી સેવા કરીશ કે એમને બોલવાનો અવસર જ નહીં આપું એક ઘરમાં પતિ પત્નીનું મૌન છે કરદમ ઋષિ પત્ની સાથે તપસ્વી જીવન ગાળે ઘણા વર્ષો સુધી એવી રીતે તપશ્ચર્યા કરી છે રાજકન્યા છે રાજમહેલમાં મોટી થયેલી અને તે આજે એક ઋષિના આશ્રમમાં દુઃખ સહન કરે અને એનું શરીર બહુ જ દુર્બળ થયું એક દિવસ કરદમ ઋષિની નજર પડી કેવું સુંદર શરીર હતું અને હવે શરીરના બધા હાડકાઓ દેખાય એનું શરીર બહુ દુર્બળ થયું કરદમ ઋષિ પ્રસન્ન થયા છે અને દેવહૂતિને કહ્યું છે કે તારી સેવાથી હું બહુ રાજી થયો તુષ્ટોહમદ્ય તવ માનવિમાનદાયા શુશ્રૂષયા પરમયા પરયા ચ ભક્ત્યા यो देहिनाम् अयमतीव सुहृत्स्वदेहो नावेक्षितः समुचितः ક્ષપિતું મદર્થે બધાને આ શરીર બહુ પ્રિય મારી સેવા માટે શરીર બહુ ઘસાવ્યું મને તે બહુ સુખ આપ્યું મારી તપશ્ચર્યામાં માટે બહુ સાથ આપ્યો છે તે શરીરનો પણ મોહ રાખ્યો નથી શરીર આગળ બહુ દુર્બળ થયું છે તારી સેવાથી હું પ્રસન્ન છું તું માગ જે માગીશ તે હું તને આપીશ જયારે રેવતીએ હાથ જોડ્યા છે અને કહ્યું શું માગું મને કઈ ખબર પડતી નથી તમારા જેવા જ્ઞાની અને ભગવત ભક્ત પતિ મને મળ્યા છે બધું જ મળ્યું હું રોજ તુલસીજીની પૂજા કરું છું બાળકૃષ્ણલાલને તુલસીજી સાથે પધરાવીને અને પ્રદક્ષિણા કરું છું અને માગું છું કે મારા પતિદેવનું આયુષ્ય વધે સ્ત્રીના પુણ્યથી પતિનું આયુષ્ય વધે જે સ્ત્રી નિયમથી તુલસીજીની પ્રદક્ષિણા કરે પાર્વતી માતાની પૂજા કરે અખંડ સૌભાગ્ય અને સત્પુત્રની એને પ્રાપ્તિ થાય હું રોજ માગુ છું મારા પતિદેવ આનંદ મારે તમારી સેવા કરતા કરતા મારું શરીર પડે મારે બીજું કંઈ માગવું નથી ઘરમાં તમે મને લઈ આવ્યા છે આ ઘરમાંથી તમે મને બહાર કાઢો મારી તો એવી ઈચ્છા છે ભગવાનના ઘેર પહેલી હું જઉં અને મારા પાછળથી તમે આવો બીજી કોઈ ઈચ્છા નથી કરદમ ઋષિને આશ્ચર્ય થયું આ કેવું બોલે નહીં તમે મહાન પતિવ્રતા છો તમારું સૌભાગ્ય અખંડ રહેશે આજે મને રાજી કરવા માટે પણ તું કંઈક માગ કે શું માગું કે તારી જે ઈચ્છા હોય તે તું માગ બહુ આગ્રહ કર્યો છે ત્યારે દેવહૂતિએ કહ્યું આપ એકવાર એવું બોલ્યા હતા કે એક છોકરો થયા પછી મારે સંન્યાસ લેવો છે તમારી ઈચ્છા હોય તો મારા મનમાં થોડી ભાવના છે એકાદ બાળક થાય તો સારું કરદમ ઋષિ સમજી ગયા છે દેવહૂતિને કહ્યું છે કે દેવી આ માનવ શરીર છે ને બહુ નાજુક જ છે અતિ સુખ ભોગવે તો એ બગડે છે ભોગના પાછળ રોગ ઉભો જ છે શરીર બહુ જ નાજુક છે હું તને એવું સુંદર શરીર આપીશ કે વૃદ્ધાવસ્થા કોઈ દિવસ આવે જ નહીં યૌવન કાયમ રહે શરીરને કોઈ દિવસ રોગ થાય નહીં એવું તને દિવ્ય સ્વરૂપ આપીશ જેને કોઈ દિવસ રોગ થાય નહીં વૃદ્ધાવસ્થા આવે નહીં એવું તને હું દિવ્ય સ્વરૂપ આપીશ તમે આ સરસ્વતી ગંગામાં સ્નાન કરીને આવો દૈવભૂતિ વલકલ વસ્ત્ર ઉઠાવીને સરસ્વતીમાં સ્નાન કરવા જાય છે ત્યારે કરદમ ઋષિએ કહ્યું છે તમારે હાથમાં કઈ લઈ જવાની જરૂર નથી તમારી દાસી ત્યાં આવીને તમારા હાથમાં આપશે તમે ખાલી હાથે જાઓ દેવ ઊંચી ખાલી હાથે જાય છે કરદમ ઋષિએ તે સમયે હાથમાં જળ લીધું છે અને સો વર્ષની તપશ્ચર્યા તે કૃષ્ણાર્પણ કરી અનેક દાસીઓ પ્રગટ થઈ તે દાસીઓ દેવહૂતિને વંદન કરે છે તે દાસીઓ દેવહૂતિને સોનાના પાટલે પધરાવે અને દાસીઓ દેવહૂતિને માંગલિક સ્નાન કરાવે છે આ કરદમ ઋષિની તપશ્ચર્યા છે અને જે આ માંગલિક સ્નાન કરાવ્યું તે કાયા બદલે છે અતિ સુંદર શરીરની પ્રાપ્તિ આપને સંન્યાસ લેવાની ઈચ્છા હોય તો મારી કઈ ના નથી હું તમારા સંન્યાસમાં ભક્તિમાં વિઘ્ન નહીં કરું ખરગમ ઋષિ આવેશમાં બોલ્યા છે હવે તું ના પાડે ને તોય તારું મારે કંઈ સાંભળવું જ નથી આજ સુધી મેં તારું બહુ સાંભળ્યું મારું જીવન બગડ્યું મને આ વિલાસી જીવન હવે જરાય ગમતું નથી હવે હું તારું નહીં સાંભળ્યું તારા પિતાને મેં કહ્યું હતું કે હું સંન્યાસ લઈશ દેવહૂતિએ કહ્યું છે કે આપ એવું બોલ્યા હતા કે એક છોકરો થયા પછી હું સંન્યાસ લઈશ એવું બોલ્યા હતા આ તો નવ કન્યાઓ થઈ છોકરો થવો જ જોઈએ એવો મારો કોઈ દુરાગ્રહ નથી છોકરો થાય કે ભલે ન થાય પણ આ પલટન ઉભી કરી છે ઠેકાણે પાડજો ને પછી સંન્યાસ લેજો આ નવ કન્યાઓ છે છોકરો ભલે ન થાય છોકરો થવો જ જોઈએ એવો મારો કોઈ દુરાગ્રહ નથી તમારી પ્રતિજ્ઞા તો હતી કે છોકરો થયા પછી સંન્યાસ લઈશ પછી વિચાર કરે છે કે ખરું બોલે છે મને પ્રભુએ કહ્યું હતું કે તારા જેનો પુત્ર રૂપે આવીશ પણ હજુ ભગવાન કેમ પધારતા નથી ખરગમ ઋષિ વિચાર કરે છે ત્યારે ધ્યાનમાં આવ્યું છે તું બહુ વિલાસી છે વિલાસી લોકોથી તો પરમાત્મા પણ દૂર રહે છે વિલાસી લોકોનો સંગ મનને બહુ બગાડે છે મેં તપશ્ચર્યા છોડી દીધી અને હું બહુ વિલાસી થયો આ વિલાસી જીવન ભગવાનને ગમતું નથી અને તેથી પ્રભુ પધારતા નથી દોરહુતીને કહ્યું છે આપણું જે સારું જીવન હતું ને એ જ સારું હતું આખો દિવસ ધ્યાન કરીએ જપ કરીએ બહુ ભૂખ લાગે ત્યારે એકવાર ફળ ખાતા એ સારું જીવન મને ગમે છે આ વિલાસી જીવનની સમાપ્તિ થાય તો સારું દેવહૂતિએ કહ્યું કે આ વિલાસી જીવન મને પણ ગમતું નથી તમને જે ગમે છે જ મને ગમે તમારી ઈચ્છા એ જ મારી ઈચ્છા વિલાસી જીવનની સમાપ્તિ થઈ બહુ સાદું અને સાત્વિક જીવનનો આરંભ થયો આખો દિવસ ધ્યાન કરે છે જપ કરે છે એકવાર કંદમુ ફળ ખાય સરસ્વતી નદીના કિનારે કરદમ ઋષિ દેવહૂતિ સાથે તપશ્ચર્યા કરે છે અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરી છે પછી દેવહૂતિના પેટમાં ગર્ભ રહ્યો કાગમ ઋષિને ખાતરી થઈ એના મુખમાં તેજ બહુ દેખાય મારા ભગવાન નારાયણ એના પેટમાં આવ્યા છે તેથી આ તેજ દેખાય અનેક વાર ગર્ભ રહ્યો પણ આવું તેજ મેં જોયું નથી મારા ભગવાન એના પેટમાં આવ્યા છે નવમાસ પરિપૂર્ણ થયા છે અહીં કપિલનારાયણનું પ્રાગત્ય થવાનું છે અને સાધુ સંતો બહુ રાજી થયા તમે કુંભ મેળામાં ગયા હશો થોડા દિવસો પહેલા ઉજ્જૈનનો અને આવડે નાશકનો કુંભ થયો દેશ દેશમાંથી સાધુઓ મહાત્માઓ આવે નિરંજની અખાડો નિર્વાણી અખાડો કેટલાક નાગા પણ હોય આ સંતોના અખાડામાં કપિલ દેવની પૂજા રાખે સાધુઓ સંન્યાસી મહાત્માઓ કપિલ દેવને સદગુરુ માને છે અમારા ગુરુદેવ પધારવાના છે અને તેથી સાધુ સંતો બહુ રાજી થયા છે પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો છે કાર્તિક માસ કૃષ્ણ પક્ષ પંચમી તિથિ બુધવાર મધ્યાહન કાળમાં કપિલ નારાયણ ભગવાન કપિલ મહામુનિનું પ્રાગટ્ય થયું છે ત્યારે બ્રહ્માદિક દેવો પણ ત્યાં આવ્યા છે કપિલ મહામુનિને ધન્યવાદ આપ્યો છે આજે તમે જગત પિતાના પણ પિતા થયા છે આ બાળકના ચરણમાં કમળનું ચિહ્ન બરાબર દેખાય છે અને તે હું એ માનું ભગવાનનો અવતાર થયો પદ્મ મુદ્રા પદાંબુજા આ બાળક માનો ઉદ્ધાર કરશે તત્વજ્ઞાનનો ઉપદેશ કરશે હવે તમારે સંન્યાસ લેવો હોય તો તમે લઈ શકો છો ગૌતમ ઋષિએ કહ્યું આનંદ છે પણ આ નવ કન્યાઓનું લગ્ન કરવાની મને ચિંતા નવ કન્યાઓ બ્રહ્માજી સમજાવે છે અરે તારા ઘેર પરમાત્મા પધાર્યા છે તારી બધી ચિંતા ભગવાનને છે ચિંતા શાની કરે બ્રહ્માજી જયારે આવ્યા ને ત્યારે બ્રહ્માજી સાથે નવ ઋષિઓ પણ આવ્યા તો બ્રહ્માજીએ કરદમ ઋષિને પૂછ્યું છે તારા ઘેર કન્યાઓ કેટલી છે કે મારા ઘેર નવ કન્યાઓ છે કે આ નવ જમૈયો વગર આમંત્રણે એક એક ને એક એક કન્યાનું દાન કરો અને દૂધ ભાતની પંગત પાડો બધું પતી ગયું લગ્નમાં સાદાઈ રાખવાની જરૂર છે કેટલાક લોકોના પૈસા પરણવામાં જ બહુ જાય કેટલાકના પૈસા પથરામાં બહુ જાય છે પૈસો એ લક્ષ્મીનું સ્વરૂપ છે લક્ષ્મીનો વિવેકથી સદુપયોગ લગ્નમાં ધર્મ મુખ્ય છે લગ્નમાં સાદાઈ રાખો ને તો વર કન્યાને સારા સંસ્કાર મળશે બ્રહ્માજીએ આજ્ઞા કરી તે એક એક ઋષિને એક એક કન્યા આપે છે મરીચી ઋષિને કલા નામની કન્યા આપી છે અથર્વા ઋષિને શાંતિ નામની કન્યા આપી અત્રિ ઋષિને અંસુયાજી આપ્યા છે વસિષ્ઠજીનું લગ્ન અરુંધતી સાથે થયું છે આ કપિલ દેવની બહેનો થાય કરદમ ઋષિની આ નવ કન્યાઓ છે નવ ઋષિઓ સાથે લગ્ન થયું છે કન્યાઓ પતિ સાથે ઘેર ગઈ કરદમ ઋષિ રાજી થયા છે હવે કોઈ ચિંતા રહી નથી ધીરે ધીરે કપિલ નારાયણ મોટા થયા છે એક દિવસ કરદમ ઋષિએ વિચાર કર્યો છે છોકરો મોટો થયો છે તે માને હાચવશે હવે ઘરમાં માથું મારવાની મને જરૂર નથી મારો સમય થયો છે કપિલદેવને કહ્યું છે આપ આજ્ઞા કરો તો મને સંન્યાસ લેવાની ઈચ્છા છે કપિલદેવે કહ્યું પિતાજી તમારો વિચાર બહુ સુંદર છે બોધ ગઈ અને થોડી રહી સંન્યાસ લેવાનો વિચાર બહુ યોગ્ય હું આપને ઉપદેશ શું કરું એટલું જ કહું છું સંન્યાસ લીધા પછી આખો દિવસ નારાયણનું ધ્યાન કરો ઓમકારનો જપ કરો સંન્યાસ લીધા પછી વધારે પરોપકારની ભાનગઢમાં પડવું નહીં બહુ પરોપકાર કરવા જતા ભગવાન ભૂલાય છે બહુ પરોપકાર કરવા જતા હલકા લોકોનો સંગ કરવો જ પડે છે જેણે કાંદા ખાધા છે એ માણસ પાસે તમે બેસો ને તો દુર્ગંધ આવશે બહુ પરોપકાર કરવા જતા હલકા લોકોનો સંગ કરવો જ પડે છે એની અસર મન ઉપર થાય છે વૈરાગ્યથી જ સંન્યાસ દીપે છે સંન્યાસનો વિધિ બરાબર થાય તો જોનારને વૈરાગ આવેલો વિધિ હોય છે જે દિવસે સંન્યાસ લેવાનો હોય તે દિવસે એકસો આઠ વાર ગંગાજીમાં સ્નાન કરવું પડે અને છેલ્લું જયારે સ્નાન કરે ત્યારે જનોઈ લંગોટી ગંગાજીમાં છોડીને નગ્ન બહાર બહાર કુટુંબના લોકો જે બેઠા હોય તે બધા નારાયણના સ્વરૂપો છે એવી ભાવના રાખી બધાને સાષ્ટાંગ પ્રણામ કરવાના તમારો મારો સંબંધ હવે પૂરો થાય પત્ની હોય તો પત્નીમાં માતૃભાવ રાખી હવે આ પત્ની નથી મારી મા છે એવો ભાવ રાખીને પત્નીને વંદન કરે અને તે સમયે પત્ની પતિના હાથમાં લંગોટી આપે તમે નિર્વિકાર છો તમારા મનમાં જરાય એ વાસના રહી નથી તમને વસ્ત્રની પણ જરૂર નથી પણ એવી રીતે નગ્ન ફળો એ યોગ્ય નથી આ લંગોટી પહેરો પત્ની લંગોટી આપે તે લંગોટી પહેરીને છેલ્લો જે હોમ કરવાનો એને વિરજા હોમ કે છે વિરજા હોમનું વર્ણન વેદોમાં આવ્યું છે શબ્દ સ્પર્શ રૂપ ગંધાને શુદ્ધ્યંતામ વિરજા વિપાપમાં ભૂયા સદગુણ સ્વાહા દેવ બ્રાહ્મણ અગ્નિની સાક્ષીમાં આ બધી પ્રતિજ્ઞાઓ કરવી પડે છે સંસારના સર્વ સુખનો આજથી હું હોમ કરું છું મારું જીવન કેવલ હવે પરમાત્માના માટે જ છે પરમાત્માના માટે સંસારના સર્વ સુખનો ન્યાસ એટલે ત્યાગ એને સંન્યાસ કે છે પછી સંન્યાસનો વિધિ થાય છે પિતાજી વૈરાગ્ય વિના સંન્યાસની શોભા નથી પરિપૂર્ણ વૈરાગ્ય હોય તો જ સંન્યાસ શોભે છે સંન્યાસ લીધા પછી કોઈ દિવસ ઘરનું સ્મરણ ન કરો મારી માને યાદ કરશો નહીં માને હું હાચવીશ માને હું ઉપદેશ કરીશ બધું ભૂલી જાઓ સતત નારાયણનું ધ્યાન અને ઓમકારનો સતત જપ કરો કપિલદેવી આજ્ઞા કરી છે પછી તો કરદમ ઋષિએ સંન્યાસ ગ્રહણ કર્યો છે આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કરે છે इच्छाद्वेषविहीनेन सर्वत्र समचेतसा भगवद्भक्तियुक्तेन પ્રાપ્તા ભાગવતી ગતિ જગત સાથે વેર નહીં અને જગત સાથે પ્રેમ પણ નહીં રાગ અને દ્વેષથી રહિત થયા જગત સાથે પ્રેમ કરે ને એનું મન બગડે છે જગત સાથે દૂરથી વિવેકથી પ્રેમ કરો જગત સાથે વેર કરવાથી પણ મન બગડે છે રાગ દ્વેષનો ત્યાગ કર્યો છે મારો કોઈ મિત્ર નથી મારો કોઈ શત્રુ નથી આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કરતા કરતા કરદમ ઋષિ ભગવાનના ચરણમાં દ્વારિકા બાંધી શકે ભગવત ચરણમાં લીન થયા છે હવે કપિલ ગીતાની કથા ભાગવતમાં ખાસ આ બહુ મહત્વનું પ્રકરણ છે કપિલ મહાનુંગે માતા દેવહૂતિને આ ઉપદેશ કર્યો છે तन्त्वागताहं शरणं शरण्यम् स्वभृत्य संसारतरोः कुठारम् जिज्ञासयाहं प्रकृतेः पूरुषस्य नमामि सद्धर्मविदां वरिष्ठम् પ્રાતઃકાળનો પવિત્ર સમય છે સંધ્યાદિક નિત્ય કર્મ પરિપૂર્ણ થયું છે કપિલદેવ ગર્ભાસનમાં શાંતિથી આનંદમાં વિરાજેલા છે અને તે સમયે માતા દેવહૂતિને સ્મરણ થયું છે મહાત્મા કપિલદેવનો જન્મ થયો ત્યારે બ્રહ્માજી આવ્યા હતા અને તે બ્રહ્માજીએ કહ્યું હતું કે આ બાળક આદિનારાયણ પરમાત્માનો અવતાર છે આ માનો ઉદ્ધાર કરશે દેવહૂતી માતાને તે યાદ આવ્યું છે આ મારો દીકરો છે અને હું એની માં છું આ લૌકિક ભાવને ભૂલી ગયા આજે અલૌકિક ભાવ જાગ્યો છે આ સદગુરુદેવ છે અને હું સત શિષ્ય છું એવો દિવ્ય ભાવ પ્રગટ થયો છે દેવહૂતિ માતા કપિલ દેવને વંદન કરીને કહ્યું છે આપ આજ્ઞા કરો તો મને કંઈક પૂછવાની ઈચ્છા છે કે માં તમે પૂછો જરા પણ સંકોચ રાખશો ને તમે જે પૂછશો તે હું તમને કહીશ દેવહૂતિ માતાએ બહુ સરળતાથી મનમાં જે હતું તે કહી દીધું નિર્વિન્નાનિતરામ ભૂમન અસદિન્દ્રિયકર્ષણાત યેન સંભાવ્યમાનેન સપન્નાંધન પ્રભો આ સંસારમાં સાચું સુખ છે કે નહીં સાચું સુખ એનો અર્થ એ છે જે કાયમ તકે છે જેનો કોઈ દિવસ વિનાશ થતો નથી જે ખોટું છે એ ટકતું નથી અને જે સાચું છે એનો નાશ થતો નથી એવું સુખ મળે કે જે કાયમ ટકે એવું સુખ મળે કે જે સુખ પછી દુઃખનો કોઈ પ્રસંગ આવે જ નહીં નિત્ય આનંદ અને નિરતિશય આનંદ આ જગતમાં છે કે નહીં એવો આનંદ મળે જે સર્વથી શ્રેષ્ઠ હોય જે કાયમ ટકે છે આજ સુધી મેં આ ઇન્દ્રિયોના બહુ લાડ કર્યા છે હું એવું માનતી હતી કે ઇન્દ્રિયો માગે તે સુખ ભોગવીશ કે શાંતિ મળશે પણ મારી એ કલ્પના ખોટી હતી ઇન્દ્રિયો માગે તે સુખ ભોગવવાથી થોડો સમય શાંતિ જેવું લાગે છે પણ સુખ ભોગવવાથી મન વધારે અશાંત થાય આ વાસના રાક્ષસી મનમાં ઘર કરીને બેઠી છે શરીર હવે બગડ્યું છે શરીર હવે રોગનું ઘર થયું છે પણ આ વાસના રાક્ષસી મળતી નથી વાસના રાક્ષસી તો જુવા નજરે છે આ એવી રાક્ષસી છે એને જેમ જેમ ખવડાવશો તેમ તેમ એની ભૂખ વધવા લાગશે આ તો એવી રાક્ષસી છે કે ખવડાવનારને પણ ખાઈ જાય છતાં એ ભૂખી જ રહે છે શરીર હવે બહુ બગડી ગયું શરીર રોગનું ઘર થયું કોઈ પણ ઇન્દ્રિયની તૃપ્તિ થતી જ નથી સુખ ભોગવવાથી થોડો સમય મન શાંત રહે છે પછી તો મન વધારે અશાંત થાય આજ સુધી સર્વ ઇન્દ્રિયોનું સુખ મેં અનેક વાર ભોગવ્યું છે કોઈ પણ ઇન્દ્રિયની તૃપ્તિ થતી જ નથી આ જીભ તો રોજ નવું નવું જ માગે કેટલાક લોકો યાદ રાખે છે સાત આઠ દિવસમાં કઈ ઢોકળા ખાધા નથી હો આજે થવા દે આઠ દસ ઢોકળા ખાધા ને એ યાદ રાખ્યું પણ આજ સુધી કેટલા ખાધા છે એનો કોઈ હિસાબ રાખ્યો અને હિસાબ જ રાખ્યો તો બે ચાર તો પેટમાં ગયા જ હશે ખાવાથી તૃપ્તિ થાય જીભ નવું નવું માગે છે આ જીભમાં હરકું તો એક પણ નથી છે તો જીભ લૂલી લંગડી પણ બેઠી બેઠી તોફાન બહુ કરે બહુ ત્રાસ આપે આજે આ કરો ને આવતીકાલે આ કરીશ કેટલાક તો એક એક દિવસનો પ્રોગ્રામ બધો નક્કી કરે છે આ જીવની તૃપ્તિ થતી જ નથી આ જીવને રાજી કરવા જઈએ ને તો આંખ ત્રાસ આપે છે આંખ એમ કે છે કે પાડોશના લોકો તો મહિનામાં બે ત્રણ વાર સિનેમા જોવા જાય બે મહિના થયા તમે તો એક પણ બતાવતા નહીં હવે તો છેલ્લું અઠવાડિયું છે ચાલો ને આજે ત્યાં જઈશ આંખ રૂપ વિષયમાં ખેંચે છે સુધરેલા લોકો એવું સમજે છે કે અમે બહુ ડાયા છીએ હોટલમાં ખાઈએ છીએ અને સિનેમા જોવા જઈએ બહુ સુખ ભોગવીએ પૈસા ખર્ચીને અંધારામાં બેસે એ ડાયો કે મૂર્ખો પૈસા ખર્ચીને અંધારામાં બેસવા જેવું પાપ કહ્યું લોકો પૈસા ખર્ચીને પાપ કરે છે પૈસા ખર્ચીને મનને બગાડે છે આંખને બગાડે છે આ સિનેમાવાળાને તો પૈસા જ કમાવા છે એવા ખરાબ ખરાબ ચિત્રો બતાવે છે કે જોનારનું જીવન બગડી જાય મનમાં એકવાર ખરાબ ચિત્રો ઠસી જાય તો એ મનમાંથી નીકળશે નહીં લોકો એવું સમજે છે કે સિનેમા જોવાથી મનોરંજન થાય છે થોડો સમય ભલે મનોરંજન જેવું લાગે પણ મન બહુ બગડે છે એ કોણ છે કે જે શૃંગારના ગીત સાંભળે શૃંગારના ચિત્રો જુએ પણ એનું મન શાંત રહે ઇન્દ્રિયો વિષયોમાં ખેંચે છે આ જીવાત્માને ખાડામાં ઉતારે છે આત્માનું વિવેકરૂપી ધન લૂંટીને એને મારે છે વાસના રાક્ષસીના ત્રાસમાંથી મને છોડાવો ખરો આનંદ ક્યાં છે તે ખબર પડતી નથી ખોટું સુખ ભોગવતા શરીર બહુ બગડ્યું સાચું સુખ ક્યાં છે એની ખબર પડી નહીં ખરો આનંદ ક્યાં છે મારી બુદ્ધિ મંદ છે હું સમજી શકું એવી રીતે સરળ ભાષામાં મને બોધ આપ ચંદ્રેવતી માતાના મનમાં જે કંઈ હતું સરળતાથી બધું કહી દીધું મારું મન બહુ બગડ્યું છે મનમાં વાસના રાક્ષસી ઘર કરીને બેઠી મને બહુ ત્રાસ આપે છે મનમાંથી વાસના નીકળે ખરો આનંદ ક્યાં છે એ બરાબર હું જાણું સરળ ભાષામાં મને આપ ઉપદેશ કરો નિવૃત્તિએ સરળતાથી મનમાં જે હતું તે બધું કહી દીધું છે કપિલદેવ બહુ રાજી થયા છે નિવૃત્તિ માતાને ઉપદેશ કરે છે યોગ આધ્યાત્મિક પુંસામ મતો નિશ્રેયસાય મે અત્યંતો પરતિર્યત દુઃખસ્ય ચ સુખસ્ય ચ માં જેને સુખ ભોગવવાની ઈચ્છા છે એના પાછળ દુઃખ ઉભું છે માનો ને આનંદ ત્યારે મળે છે જ્યારે કોઈ પણ સુખ ભોગવવાની ઈચ્છા રાખતો નથી ત્યારે જ માનવને આનંદ મળે છે માં આનંદ ચેતન પરમાત્માનું સ્વરૂપ છે સંસાર સુખ અને દુઃખથી ભરેલો છે સંસારમાં આનંદ નથી સંસાર સુખ આપે છે અને એ જ પછી દુઃખનું પણ કારણ બને છે માનવના જીવનમાં એવા અનેક વાર એને અનુભવ થાય છે જે એનાથી સુખ મળ્યું છે એ જ દુઃખનું કારણ બને છે માં આનંદ કોઈ જળ વસ્તુમાં નથી આનંદ ચેતન પરમાત્માનું સ્વરૂપ માં થોડો શાંતિથી વિચાર કરો તો ધ્યાનમાં આવશે નિદ્રામાં શાંતિ કોણ આપે છે મોટો રાજા છે રાજમહેલમાં સર્વ રીતે એ સુખી છે પણ એને રાજમહેલને જયારે ભૂલે છે રાણીને જયારે ભૂલે છે રાજ સંપત્તિને ભૂલે છે ત્યારે નિદ્રામાં એને શાંતિ મળે મોટો રાજા છે ને ઊંઘ ના આવે ને તો શાંતિ નથી કેટલાક શ્રીમાન લોકો તો ઊંઘના માટે હવે ગોળીઓ ખાવા લાગ્યા છે નિદ્રામાં કોણ શાંતિ આપે છે નિદ્રામાં કઈ હાથમાં પૈસો આવતો નથી નિદ્રામાં કઈ ખાવાનું મળતું નથી પણ નિદ્રામાં શાંતિ મળે છે નિદ્રા વિના અશાંતિ રહે છે નિદ્રામાં શાંતિ કોણ આપે છે પથારીમાં પડ્યા પછી ધીરે ધીરે મનમાંથી સંસાર નીકળે છે મનમાંથી સંસાર નીકળી જાય કે જાગૃત અવસ્થાની સમાપ્તિ થાય છે પછી નિદ્રા આવે છે ખરેખર આ સંસારમાં જ આનંદ હોય ને તો બધું છોડીને ઊંઘવાની ઈચ્છા થાય જ નહીં માનવને નિદ્રામાં શાંતિ મળે છે નિદ્રામાં શાંતિ કોઈ જળ વસ્તુથી મળતી નથી નિદ્રામાં ચેતન પરમાત્માના સ્પર્શથી શાંતિ મળે પથારીમાં પડ્યા પછી મનમાંથી સંસાર નીકળે છે દીવામાં તેલ હોય ને ત્યાં સુધી દીવો બળે છે પણ દીવા માટે ન રે કે પછી દીવો શાંત થાય મન એ દીવા જેવું છે મનમાં સંસાર હોય ત્યાં સુધી શાંતિ નથી મનમાંથી જયારે સંસાર નીકળી જાય ત્યારે નિદ્રામાં શાંતિનો અનુભવ થાય છે નિદ્રામાં મન મરતું નથી મન હોય છે પણ મનમાં સંસાર રહેતો નથી મનમાંથી સંસાર જ્યારે નીકળી જાય છે ત્યારે નિદ્રા આવે છે નિદ્રામાં મન જેવું રહે છે એવું જાગૃત અવસ્થામાં મન રહે મનમાં સંસાર ન રહે તો શાંતિ છે મનમાં સંસાર છે ત્યાં સુધી દુઃખ છે સુખ અને દુઃખ એ મનને થાય આત્માને સુખ નથી ને આત્માને દુઃખ નથી આત્મા એ પરમાત્માનો અંશ છે આનંદમય છે મનને થયેલા સુખ દુઃખનો આરોપ આત્મા પોતાના સ્વરૂપમાં કરે વ્યવહારમાં લોકો એવું જ બોલે છે મારા મનને બહુ ત્રાસ થયો મારું મન બગડ્યું મનને ત્રાસ થયો મન બદલ્યું એ જેને દેખાય છે એ તમે છો તમે તન નથી તમે મન નથી તમે તો બગડેલા તન અને મનને સુધારનાર છો શરીર બગડે છે ત્યારે કોણ સુધારે છે